રગવાટ અને પ્રમાદ ગમે તેવા સંજોગ આવે પણ રઘવાટીઓ ના થઈશ આત્મા રઘવાટીઓ નથી આત્મા પરમાત્મા છે ત્યાં રઘવાટની જરૂર હોય ચા પીઓ નાસ્તો કરો વાજા વગાડો બધુંય કરો પણ આ તો રઘવાટ રઘવાટ ને રઘવાટ ને આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ તો પાણીએ ના પીવા દે ગળે ઉતરવા ના દે આપણે જો પાણી પીતા હોઈએ ને થોડીવાર કરીને તો કહેશે ખસ ખસ અહીંથી જ્યાં પ્રમાદ કરે છે મેલ તારો પ્રમાદ પ્રમાદ તારે ઘેર લઈ જા નથી જવું એવા મોક્ષમાં એવું મોક્ષમાં જવાતું હશે મહારાજ પાણી પીવા ના દે ગળે ઉતરવા ના દે એવું તે મોક્ષમાં જવાય તમે એવું જોયેલું રઘવાટ નહીં જોયેલો જોયેલો ને હું તો બે વર્ષ સાધુઓમાં રહી આવ્યો છું દાદા ત્યાં પ્રમાદ નામનો શબ્દ હોય છે ને તે બધાને રગવાટ રગવાટ કરાવે છે એના કરતાં તો પ્રમાદ કરને તો રગવાટ મટી જાય કેટલો વિરોધાભાસ છે આ તો આ સાયન્સ અજાયબ સાયન્સ ઊભું થયું છે આ સાયન્સ આખું જગત મોંમાં આંગળા ઘાલશે એવું સાયન્સ પ્રગટ થયું છે જેમ છે તેમ ખુલ્લું થયું છે નહીં તો અહીંયા રગવાટ હોય ને તો દાદા તમને ચા બા પીવા ના દે અલ્યા ચા પી રહ્યા કે નહીં ઉઠો હેંડો હેંડો ગાઓ ચાલો થબાકા પાડો એમ કરે પણ અહીં રગવાટ બગવાટ નહીં ને આત્મા તેવો રગવાટીઓ નથી આત્મા પરમાત્મા છે એવો કંઈ ગાંડો હશે આવો આપણે આત્મા જેવા થઈએ તો આત્મા પ્રાપ્ત થાય હવે મારી આ વાતનો બધાને શી રીતે મેળ ખાય હું પ્રમાદ શબ્દ જ કાઢી નંખાવા ફરું છું આ તો તે પ્રમાદી આત્મા છોડ્યો અને હવે રઘવાટ્યો આત્મા ઊભો કર્યો તે અલ્યા મૂળ આત્મા ક્યારે તું પામીશ પ્રમાદી આત્મા હતો તે પાછો રઘવાટ્યો આત્મા ઊભો કર્યો એના કરતાં તો પ્રમાદી આત્મા સારો હતો કે કોઈને ઢેખાણો તો ના મારે આ રઘવાટિયાથી તો કોઈને ધક્કો હવ વાગી જાય પ્રમાદિયાને કશું એ નહીં બિચારો આસ્તે ચાલે તેથી કરીને પ્રમાદને આપણે પસંદ કરીએ છીએ એવું નથી પણ પ્રમાદ ઉપર તમે દ્વેષ કેમ કર્યો છે આટલો બધો અને રઘવાટ ઉપર રાગ કેમ કર્યો છે હવે આ રાગ દ્વેષ છોડવા હોય ને રાગ દ્વેષ કરો તે કેમ ચાલે અત્યારે ચા પીતા હો તો ના પીવા દે દૂધ રેડતા પહેલા ધક્કો મારે હવે આમને ક્યાં પહોંચી વળાય ક્રમિક માર્ગ જ એવો કઠણ છે બહુ કઠણ માર્ગ કૃપાળુ દેવે પ્રભુશ્રીને કહ્યું કે સંસ્કૃત શીખી લાવો તે પ્રભુશ્રી કહે કે હવે છેતાળીસ વર્ષ થયા હવે હું ક્યારે આ ઉંમરે શીખું ને મને આવડે એના કરતાં મને બીજો રસ્તો દેખાડો ને ત્યારે કૃપાળુ દેવે કહ્યું કે વિક્ટોરિયા રાણી બધી ભાષા શીખે છે આટલી છોતેર વર્ષની છે તોય તે છોતેર વર્ષે આપણી ભાષાઓ શીખે છે ને તમને આપણી પોતાની માતૃભાષા કંઈ નહીં આવડે શીખી લાવો તે આજ્ઞા થઈ એટલે શીખવું પડ્યું તે પ્રભુશ્રી કહેતા હતા કે હું થાંભલો ઝાલીને ગમ ગચ્છતી ટુ ગો ગમ ગચ્છતી ટુ ગો એમ બોલતો કે જેથી કરીને ઊંઘ ના આવી જાય પ્રમાદ ના થાય હવે ક્યારે પાર આવે અને તેમને બાવીસ પુસ્તક લખી આપેલા આવડા જાણા અને કહેલું કે એને જોડે ને જોડે રાખજો ને મહી વિચાર આવે કે તરત જ મહી જોઈ લેજો આ ક્રમિક માર્ગ કૃપાળુ દેવ જ્ઞાની પુરુષ હતા અને એમનો માર્ગ પણ સાચો છે દુષ્મકાળના સાચા જ્ઞાની થઈ ગયા પણ વસ્તુ સ્થિતિમાં ક્રમિક માર્ગ કેટલો બધો કષ્ટદાયી છે અને આપણો તો અક્રમ માર્ગ સરળ માર્ગ પ્રાપ્ત થયો ત્યારે લોક આને અલેખે કરી નાખે છે એટલે ખરો ટાઈમ આવ્યો છે એક મિનિટ તો એક મિનિટ પણ અહીં તો એક મિનિટની વધુ કિંમત છે ફરી આ દાદા એક મિનિટ પણ દર્શન કરવા નહીં મળે એક દાડો એવો આવશે કે દાડામાં એક મિનિટ પણ દર્શન કરવા આ દાદા નહીં મળે આ પ્રગટ સાયન્સ જે ઘડીએ બહાર જગતમાં પ્રગટ થયું તે ઘડીએ જગત ઝાલ્યું રહેશે બે જાતના મોક્ષ માર્ગ એક ચાલાક માણસને મળેલો મોક્ષ માર્ગ ને બીજો આળસુ માણસને મળેલો એશ આરામવાળો મોક્ષ માર્ગ સંસારમાં ચાલાક વધારે હોય છે એશ આરામી જરા ઓછા હોય છે આ લોકો એશ આરામી ના કહેવાય પણ લોકો સમજ્યા વગર આ શબ્દ વાપરે છે આ તે જુદું જ કહેવાય આમાં સંસારી મોહ ના હોય એશ આરામ ખરો પણ સંસારી મોહ નહીં એટલે આ આપણો એશારામવાળાનો મોક્ષ માર્ગ છે અને બીજો ચાલાકનો મોક્ષ માર્ગ એ બેનો જુદો રસ્તો એશારામવાળો મોળો નીકળે પછી રસ્તો ટૂંકો ખોળી કાઢે સૂતો સૂતો બહુ કામ કાઢી નાખે તો એટલે આપણો લિફ્ટ માર્ગ જુદી જાતનો છે તે બધી રીતે ખીલ્યો છે તેથી કવિરાજ લખે છે ને કે જ્ઞાની વિક્રમ ટોચ ઐશ્વર્ય હાહાકાર નવનીત અક્રમ જ્ઞાની છે અને વિક્રમ ટોચ પર બેઠા છે ને હાહાકાર વર્તાવી દીધો છે ભલે એશારામ કર્યા હશે પણ માર્ગે એશારામી મળ્યો છે ને ત્યાં પ્રમાદ ના કરો પ્રમાદ ના કરો કહે તો શી દશા થાય રગવાટ રગવાટ ને રગવાટ ખાવા પીવામાં એ રગવાટ શાના હારું એ રગવાટ કરે છે પ્રમાદ કાઢવા પ્રમાદ ગયો ને રગવાટ પેઠો એકનું એક ભૂત છે ઉલટું આ રઘવાટનું ભૂત ખોટું છે આ વૈષ્ણવોના સાધુઓને કોકને ત્યાં જમવા બોલાવ્યા હોય લાડવા ખાવા તો તે આરામથી જાય રઘવાટ બગવાટ એમનામાં ના હોય અને આ જૈનના આચાર્યો રસ્તે હેંડતા હોય ને આપણે કહીએ કે હમણે હું આવું આ સૂર્યનારાયણના દર્શન કરીને તે આમ દર્શન કરીને આમ જોઈએ ત્યાર સુધીમાં તો ક્યાંય દૂર પહોંચી ગયા હોય એનું શું કારણ રગવાટ રગવાટ સંડાસ જતા રગવાટ ને પેશાબ એ રગવાટ ચાલતા રગવાટ ખાતા પીતા રગવાટ બધે રગવાટ રગવાટ રગવાટ રગવાટ એના કરતાં તો આ લાડવા ખાઈને રહે પેટ ઉપર હાથ બાથ ફેરવે શાંતિથી તો આપણને એમ લાગે કે આમના દર્શન કરો બિચારાના ને આ રઘવાટિયાના તો દર્શન કરવાનું એ મન ના થાય આ પ્રમાદ કાઢતા રઘવાટ પેઠો એના કરતાં પ્રમાદ સારો હતો જે ભૂત પહેલાંનું હતું તે સારું હતું આપણા પરિચયવાળું તો ખરું આ રઘવાટનું તો અપરિચયવાળું ભૂત પેઠું હવે પ્રમાદને સમજતા નથી ને ઠોકા ઠોક બધું કરે છે રગવાટનું કારણ શું તો કે પ્રમાદ છોડ્યો છે એમણે એટલે આ દેહનો પ્રમાદ નથી છોડવાનો દેહનો પ્રમાદ તો રાખવાનો છે નિરાતે પલંગમાં બેસવાનું છે પલંગ કચકચ કરે તોય બેસવાનું છોને કચકચ કરે એ પલંગ છે કંઈ જીવ છે કોઈ જીવ દબાયો હોય તો આપણે ઊભા થઈ જઈએ પણ પલંગ છોને કચકચાટ કરે બેસી જશે તો આપણે બીજો લાવીશું પણ કહેશે ના પ્રમાદ થઈ જાય એટલે બેસે તો એ નિરાંત વાળીને ના બેસે રઘવાટ્યો રઘવાટ્યો રહ્યા કરે અને તમે કશી વાત પૂછવા જાઓ ને તો તે રઘવાટમાં ને રઘવાટમાં ચીડાઈ જાય એ છેટ છેટ કરે આવું શોભે ભગવાને આવું નથી કહ્યું ભગવાન વિતરાગો આવા હશે આ લોકો ઘડીવારમાં ક્યાંના ક્યાં જતા રહે છે તે મહાવીર આવું ચાલતા હશે એ તો એ આરામથી આરામ કરતાં કરતાં ચાલે આ તો મહી જો આકુળ વ્યાકુળ થઈ જાય ને તો બહારે આકુળ વ્યાકુળ થઈ જાય મહી રગવાટ થયો કે બહાર રગવાટ પછી આ ઝાડો બાળો બધું એને હાલતું દેખાય ના હાલતા હોય તો એ દેખાય કારણ કે એ રગવાટીઓ પોતે છે આ મુસ્લિમોના ઓલિયા હોય છે એમને રગવાટ બગવાટ કંઈ નહીં નિરાંત હોય આપણે કહીએ કે અલ્યા આકાશ ગિરને વાલા નહીં તો કહેશે કે નહીં સાબ कुछ गिरने वाला नहीं अल्लाह ने बनाया है ने वो तो अल्लाह ने बनाया है कैसे गिरेगा અને આ લોકો તો મારું જ કરેલું ને મારે જ ભોગવવાનું એટલે આકાશ પડે તો શું થાય આ સવળી સમજણ અવળી થઈ ગઈ ને તેના ફળ કડવા આવ્યા નહીં તો આવું તે હોતું હશે હંમેશા રઘવાટી માણસ જ્ઞાન પામે તો એ ઉપયોગ શુદ્ધ એને રહે નહીં શુદ્ધ ઉપયોગ આપીએ તો એ રઘવાટિયા પાસે રહે નહીં કારણ કે રઘવાટીઓ છે ને તમે આ ખાઓ પીઓ હરો ફરો પણ ઉપયોગપૂર્વક કરો આ રગવાટીઓ જાણે છે આમાં તો શુદ્ધ ઉપયોગ જતો રહે જ ના એ તો શુદ્ધ ઉપયોગ રહે જ ચા સારી છે કે ખોટી છે કડક છે કે મીઠી છે તેમાં આપણો શુદ્ધ ઉપયોગ જ રહે પ્રમાદ શબ્દે મારી નાખ્યા છે આ પ્રમાદ શબ્દને સમજ્યા જ નથી આટલો રગવાટ કરે છે ચાર વાગે ઉઠે છે તો એ જો કદી મહાવીરને પૂછે તો કહેશે આ બધા પ્રમાદી છે સંપૂર્ણ પ્રમાદી છે એક અંશ પણ પ્રમાદ ગયો નથી પ્રમાદ શું છે આ જગતમાં કોણ પ્રમાદમાં છે આખું જગત જ પ્રમાદમાં છે એ પ્રમાદ ક્યારે જાય આરોપિત ભાવ જાય ત્યારે પ્રમાદ જાય મદ તો ચડ્યો છે ને આ પાછો પ્રમાદ એક તો આરોપિત ભાવ છે હું વીરચંદ છું માને છે એ મદ છે ને લગ્નમાં લહેર કરે છે એ પ્રમાદ જે અવસ્થા હોય એ સારી હોય તો ઠંડક ભોગવતો હોય ને ખરાબ અવસ્થામાં ઉકળાટ ભોગવે એ પ્રમાદ આરોપિત ભાવમાં સ્થિરતા કરે એ મદ અને આરોપિત ભાવમાં રંજન કરે એને પ્રમાદ કહ્યો હવે આ લોકો વહેલો ઉઠતો નથી તેને પ્રમાદ કહે છે પણ એ તો આળસ કહેવાય વહેલો ઉઠતો નથી એ તો આળસુ માણસનું વિટામિન છે એક તો ઉઠે મોડો ને છેલ્લી ઘડીએ ગાડી આવે ત્યારે એવો દોડે એટલે એ આળસુ માણસનું વિટામિન છે હવે સાધુઓ એમની ભાષામાં પ્રમાદનો અર્થ લઈ ગયા અને ભગવાને જુદું કહ્યું ભગવાનની ભાષા આપણને કામની જ્ઞાનીની સંજ્ઞાએ ચાલવું એ ધ્રુવ કાંટો બરાબર છે એમનું જ્ઞાન ખરી ઉત્તર દિશા બતાવે બીજા તો ઉત્તરને બદલે દક્ષિણમાં લઈ જાય કાંટો ઉત્તરનો દેખાડે ને લઈ જાય દક્ષિણમાં જ્ઞાનીને વિશે યથાર્થ જ કહેવાયું છે કે મોક્ષ માર્ગને તારમ ભેત્તારમ કર્મભૂભૃતામ જ્ઞાતારમ સર્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે zero two by two thirty five સ્વરમણતા પરરમ પરરમણતા જેણે લગ્ન નાઇલાજ થઈને કર્યું હોય તેને માટે વીતરાગોનું જ્ઞાન છે અને રાજી ખુશીથી સહયોગ કરીને ત્રણ ત્રણ સહયોગ કરીને લગ્ન કરી નાખ્યું તે વિતરાગોના જ્ઞાનને કેમ પામે ના છૂટકે જેણે શાદી કરી છે ના છૂટકે જે ખાય છે ના છૂટકે જે પીએ છે તેને માટે વિતરાગોનું જ્ઞાન છે ના છૂટકો આ એક પદ છે સ્ટેજ છે સ્ટેજ છે નથી જ ગમતું છતાં કરવું પડે છે તમને એકાદ ચીજ ગમતી તો હશે ને એવી તમને ખબર હશે ને તમને એકાદ ચીજ ગમતી તો હશે ને એવી તમને ખબર હશે ને ઇન્સર્ટ ક્વેશ્ચન છે ખરું ને એ છેના આધારે જીવે છે આ જીવે છે શાના આધારે છેના આધારે અને છેના આધારે ના અને છેના છેના આધારે અને છેના આધારે ના જીવે અને છેના આધારે ના જીવે તો આત્મા પ્રાપ્ત થઈ જાય અત્યારે આત્માની રમણતા છે અત્યારે આત્માની રમણતા છે એમાં છે જો છેવાળી રમણતા ના ગમતી થઈ જાય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો નહીં તો દેહ રહે જ નહીં પણ છે એમાં રમણતા છે ત્યારે આત્મા કહે છે તમારું બરાબર છે તમે તમારા ગામમાં તમે તમારા ગામમાં બરાબર છો ને હું મારા ગામમાં બરાબર છું કોઈ જગ્યાએ રમણતા વર્ત્યા કરે કોઈ કોઈક જગ્યાએ રમણતા વર્ત્યા કોઈક જગ્યાએ રમણતા વર્ત્યા કરે આ બીજી જગ્યાએ રમણતા છે તેના આધારે જીવાય છે જો રમણતા કોઈ પણ જગ્યાએ એક પરમાણુ માત્રમાં પૂદગલમાં પૌદ્ગલિક રમણતા પૌદ્ગલિક રમણતા ના હોય પૌદ્ગલિક રમણતા ના હોય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો અમને એક પરમાણુ ઉપર પૌદ્ગલિક અમને એક પરમાણુ ઉપર પૌદ્ગલિક રમણતા નથી આત્મરમણતા સિવાય એક ક્ષણ પણ અમે રહ્યા નથી આ દેહ મારો છે એવું અમને ભાન એવું અમને ભાન રહેતું નથી પાડોશી તરીકેનું ભાન રહે છે આ દેહ નેબરર છે ફર્સ્ટ નેબર છે નેબરર આ દેહ નેબર છે ફર્સ્ટ નેબર છે ફર્સ્ટ નેબર છે પૌદ્ગલિક રમણતા જો કિંચિત માત્ર કદી હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો પૌદ્ગલિક રમણતા જો કિંચિત માત્ર પૌદ્ગલિક રમણતા જો કિંચિત માત્ર પૌદ્ગલિક રમણતા જો કિંચિત માત્ર કદી હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો નથી આત્માના અણસાર દેખાય છે પણ તથારૂપ ના થાય પણ તથારૂપ ના થાય તથારૂપ એટલે ભગવાને જેવો આત્મા કહ્યો છે તેવો ના થાય તથારૂપ આત્મા એ તો અચળ આત્મા છે આ બધા ચંચળ આત્મા છે જ્યાં સુધી પૌદ્ગલિક રમણતા છે ત્યાં સુધી ચંચળ આત્મા છે ભગવાને કહ્યું છે ભગવાને કહ્યું કે બે જાતની રમણતા હોય એક શુદ્ધ ચેતનની રમણતા એ પરમાત્મ રમણતા કહેવાય છે અને નહીં તો બીજી પૂદગલની રમણતા એ રમકડાની રમણતા કહેવાય છે રમકડા રમાડે છે એમ રમકડા રમા રમકડા રમાડે છે એમ કહેવાય છે